અડધા લોકો ની ચીજ હોય એટલે સંસાર બહુ સારો રાખતા આ કર્યો ભણીએ બહુ સુધાર

કે કાયા વજન હવે મારો અહંકાર હોય અહંકાર એને પોતું એને મદદ કરી છે મારો સ્વભાવ મદદ કરી શું કરવું પાસે મારે એ ગુનો છે પાસે મારે ગુના ને હેલ્પ કરી આવું કરેલું આ વસ્તુ વૃત્તિ પછી કરી કઈ કરવા પાસે ચાર વાત નહીં કરેલી ચાર વાત આ રસ્તા બતાવેલા પણ આજે આમને રસ્તા બતાવવા બાકી રાખી ચોર નહીં કરેલું તો ચોરી સરકારી ચોરીઓ આવી ગયો ક્યાં ગયો સીધા ચોર મત કોઈ આવ્યા ને આ બધું જ્યાં સુધી પોતાનું ભાન નથી ત્યાં સુધી તપાસ તો કર્યા જ કરવાની હિતા હિન્દુ ભાન જ નથી પોતાનું ભાન ના થાય તો હિતા હિન્દુ ભાન હતું હિતા હિન્દુ ભાન કેવું હોય છે સાપેક્ષ હોય છે કે જો ધર્મ તો જ મારો ત્યાં હિતા હિન્દુ ભાન પણ પોતે પલ્લોક માં છે તેનું બધું ભાન પલ્લોક નું ભાન આ ખરેખર ભાન કોને છે હિતા હિન્દુ ભાન કોને કહેવાય છે આ લોકો કર્યું અને પરલોક ને મારે વિચાર્યું પોતાના માંથી એમને વિચાર્યું પરલોક માં ગજેલો થવાનું અને વ્યવહાર પડે તેથી ધીરે શાસ્ત્રકારો કહ્યું કે મનુષ્યો માત્ર બધા ઉગાડીઓ જે ઉગે છે પછી કેટલું જ છે ગાળો દેવાય કે ઉગાડીઓ કે ઊંઘે છે તેને અર્થ જ છે જે છે એ કયા સંજોગોમાં એને આવરણ આવે ઉજને કયા સંજોગોમાં આવરણ આવે અરજી અરજી કોટીલા પૈસેમાં આવે ચાર ચાર નીચે કોટીલા નીચે કોટીલા પૈસેમાં આવે ને જરા આવરણ આવે મને શું જરૂર પડતી એવું મને આમાં સૂઝ પડતી નથી મને આની સૂઝ નથી એવું છે પૈસા નકારી જાય નચેસ થાય હલકા પ્રકારની હલકા પ્રકાર થોડી એવી પૂજા આવડે બીજું આવડે તેને શું કરવાની આ ઉત્પત્તિ આત્મસિદ્ધ સર્જાય જો એવા એવા પુરુષો બની આવે તો આત્મસિદ્ધ ચાલે ત્યાં કેવા નથી થાય સુધમાં સંસારી સુધારી પડે ગયેલા સમાચાર બહુ સરસ વિગત એવી ચિંતા લાગે બુદ્ધિ કરતા સૂર્યની કિંમત વધારે પણ લોકો સમજતા નથી બુદ્ધિ કરતા સૂર્ય કિંમત વધારે બુદ્ધિ કરતા ઘણી કિંમત બુદ્ધિ તો લખો નુકસાન બે જ દેખાડે બીજું જાહેર થાય ઇમોશનલ જ બનાવ્યા ઇમોશનલ અને સૂર્ય ઇમોશનલ ના બનાવે ઘૂંટવાડો હોય ત્યાં નિયર બનાવે તમને બહુ અનુભવ હોય હે બહુ અનુભવ એમાં કુસંગ આવે ને કુસંગ જે આવે છે એમાં કોઈ કુસંગ આવે ને કુસંગ આવે તો પછી એ સૂજ ને એ થાય ને વાંધો પડે ને કુસંગ હા ખબર પડી જાય ભૂત પડી મને બધું અજવાળું જેવું થાય અજવાળું ભૂત પડે ભૂત પડે એટલે અજવાળું હા રસ્તા મારા દેખાય છે બધી હોય છે જ્યાં સુધી મિથ્યાત્વ હોય છે ત્યાં સુધી બધું અવળું અવળું દેખાય છે અને જયારે સમ્યક્ત થાય છે ત્યારે તે જ વખતે જે અવળું દેખાતું હતું તે જ સવળું દેખાય છે એટલે જે દ્રષ્ટિ જતું એવી અને દ્રષ્ટિ નિત્યાત્મા આવું કરે આત્માના ભાઈ બધું આત્માના વિરુદ્ધ પેલું હું તો આપડે દ્વેષ પેલું આપડે ના વિરુદ્ધ કરે તે સારું આપડે પણ લોકો કેવું આવે છે આત્મા કયું આવે છે આત્મા વિરુદ્ધ લોકો આપણી આપતવાણીમાં એક એક થોડું વર્ણન આવે છે કે આત્માથી જે થયો તેનું મેઇન પ્રોડક્શન આત્માનું થયું એટલે બાય પ્રોડક્ટ સંસાર તો બધો આપોઆપ ચાલ્યા જ કરે છે આ તો બાય પ્રોડક્ટ છે એ પુણ્ય નું ઘર રૂપે તમને જે માગો મળે દરેક તમારી વધારે થાય તો આ પુણ્યાનું બધું પુણ્ય કહેવાય છે આત્મા પ્રાપ્ત કરતા કરતો અને આને પોતાની જાતે જ કુંડ વધેલો હોય છે જપ તપ કરીને બધું તે પાપાનું બીજું કુંડ પાપા પાપ ના પાપ ના જ્યાંથી ભેળું કરું ભોગવાય નહીં હાલ અને પુંડારી બધું કોઈ ભોગવે ભોગવે પુણ્ય થી બધા અંતરાયો જે પડતા હતા તે બધા ખસી જાય લાભાંતરાય દાનાંતરાય એવા બધા જે અંતરાયો પડતા હતા જમવાની રસોઈ તૈયાર થઈ હોય છતાંય ખવાય નહીં જેટલું હોય એટલું ફળ આપે કેટલું ફળ આપે જાય ને થઈ જાય જેટલું હોય એટલું એના ખસી રહ્યા ગુણ નથી ફળ આપવાનું